સરળ વિધિ પંચાયત આખી આખી પણ વિધિ કોઈ વાંધો નહીં તો કલ્યાણ થઈ જાય આ બધું એના માટે આપેલું તમે એક ભાવમાં અનંત અવતારનું સાચું એક ભાવમાં અનંત અવતારનું સાચું આવ્યા એટલા સારું આ બધું તારા હાથે ભગવાન આવ્યું છે ચોક્કસ એક કરી લેવું હું તો વાંચી રાતે સારો વિધિ છે ને આપડી એક એક શબ્દો બધા એટલા જાગૃતિ ના છે બધા લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ ને જાણવામાં પરિણામે બધા એક એક વાક્યો જાગૃતિ આપનારા છે બધા ભૂમિકા ભેવને જાણવામાં પરિણમેલી એનો અર્થ જ ના સમજવું પડે કરે મનુષ્ય રૂપે મનુષ્ય રૂપે મૃગા ચરમથી રૂપ ને મનુષ્ય છે અને છે મૃગો એવું થાય તૈયાર થઈ ગયું ને તો એમને રખડી પડી અને હાથ પકડી ગયો એની ગયો તો ભાઈ <laughs> તે આપણે કલાક ભણાય તો આ વાત કરી જાય એવું આજે કહેતા પણ દાદા આપણે જઈએ ત્યારે આવે તો કે આપણે મોટરમાં તો જવાના જ છીએ અહીંયા મોટા કર્યા મના કર્યા તંત્ર કયા મારે છે હોય તેને શું કહે ઉદય કઈ ત્યાગ કરાવે છે એ ભાન હોય તેને શું કહે અને આ મેં ત્યાગ્યું એવું ભાન હોય એને અસંયમ કહ્યું ત્યારે બધું ના શ્રમિક માર્ગે બેન પોતે કેવું પડ્યું કે મેં કર્યું શ્રમિક અહંકાર કરીને જે છે પોતે કર્યું અહંકાર કર્યો એમ ઉદય કર્યું ફરીથી કહો ઉદય જે કરાવે એને હું કરું છું એ કેવું નામ છે ત્યાં કનિક માર્ગ હા એટલે એકતા હોય ત્યાં સુધી એ કામ કરે મેં ત્યાગ કર્યો છે એવું કેવું એનું નામ અસંયમ મેં ત્યાગ કર્યો છે એ કેવું એનું નામ અસંયમ હા તો પણ એ ક્રમિક માર્ગ ક્રમિક માર્ગ માં એવું એટલે અસંયમ થી ચડવાનું એમ તમે પોતાને શું થયું એમ છે કર્મ થયું પછી પોતે ન કરે હું કોઈની વાત જ કરે એ લોકો પણ એટલે ઉદય કર્મ કરાવે છે એવી જાગૃતિ રાખીએ તો સંયમ ગણાય હોય ને જાગૃતિ એવી જાગૃતિ ભગવાન ના થાય પોતાની એક ભૂલી જડે ભગવાન થાય એક જ ભૂલ છે દાદી એક ભૂલ થાય છે આટલા આવી જિંદગીમાં તારે ભૂલ વધે છે કે એ લોકોને આ દેરાસર બંધાવે એનું પુણ્ય બંધાય ના એટલે પેલી દ્રષ્ટિએ જોવા જઈએ મનોજન કાય ની એકતા નથી આચાર એમનું આ કામ કરી રહ્યું છે ના અમલ હોય એકતા હોય એકતા હોય બધી બાબત એકતા ના હોય ને હોય અમે એકતા હોય એટલે એવું જુદું પડી જાય છે અમુક બાબત માં એકતા રે અમુક માં ના રે એવું બધું છે ધ્યાન કરે છે ધ્યાન નથી નહીં ઉપર થી નીચે વન ટુ એ બધા વાંચો વાંચો દોડો દેખાય ખરા મોટા મોટા છે ઘણા મોટા તારે દેખાય મોટા મોટા પણ આમાં ક્યાંક નથી મોટા મોટા કામ કોઈ શીખાયો ને ગોયતરા જોડે બહાર ના રહે તો શીખાય છે હું શીખા કરે સાયન્સ શું કે છે સાયન્ટિફિક રીતે શું કેવાય <laughs> ખોરાક ઉપર માલ પડી જાય ખોરાક ઉપર દાદાજી ખાય ને એમને તો પસતો હોય <laughs> <laughs> ચાલે એમ બેટા કરે ફોન તમે ના સાથે એટલે સ્વતંત્ર જ છે ને સિવાય ના ચાલે આપણે હતું હસવાનું થતું હોય ને તો એ થાય છે બાર પાસે ના હોય હસવાનું આપની પાસે હોઉં છું ને એટલી વખતે એકદમ મુક્ત હાસી હોય જરા હસાય ખુલ પછી તો કઈ હસવા જેવું બને જ નહીં હે મેં ખાસ હાસ્ય પર રદ થયું છે લબ્ધિ પ્રાપ્ત થયું નથી કોઈ હટાવનાર આમ જોડે હોય એટલો વખત ત્યાં આવે માસી ત્યાં કે અમે હોઈએ થોડી વાતચીત કેટલું પ્રમાણ હોય બાકી નું કશું ના હોય અને અહીં તો અહીં તો પછી વાત નીકળી ના નીકળી પણ ખબર નહીં એકદમ બહુ ક્લિયર માઇન્ડ માઇન્ડ બહુ ક્લિયર ભાવ બહુ સારા ભાવ થોડો થઈ <laughs> બીજી બધી રીતે હોય એટલે આ વિચાર આવ્યા કરતા કરતા હવા સંસ્કાર સારા કરીએ છે અને ફળીભૂત કેમ નથી થતા આપણે આપણે આપણે કરી આપીશું દાદા આ લોકો ગુરુ પૂર્ણિમા માં આવવાની એટલી બધી કોઈ પણ અંતરાય લાભા અંતરાય હોય પછી ભેદ અંતરાય જે ઈચ્છા કરે એ પછી ભેદ અંતરાય જે ઈચ્છા કરે એ તો ભોગ મળે પછી દાન અંતર આવે કોઈ પણ જાતની ઈચ્છા કરતો એના એના શિક્ષા કરતો તો પછી એરિયા અંતર આવે કોઈ પણ શક્તિ જો હરણ કરતો આમ કરે પૂરી બની જાય આટલી બધી શક્તિ આત્મા કહેવાય બીજા બધાના કામો થાય મારાથી મારું પોતાનું કામ ન થાય એમને મને એમની વિગત કરે આઠ વર્ષમાં ચાર વર્ષમાં એક જ સ્વાદો થયો છે કેટલા સ્વાદો ચાર ચાર ભાગ્યા વન પર્સન્ટ વન પર્સન્ટ અહીં જોયું બધું મૂકી દેવાનું છે અનંતવાર ભેગા કર્યા છે મૂક્યા છે એમ હા તો નફો મળે પણ પાંચ હજાર એમ મજામાં ધકો છે તો ગઈકાલે વ્યવહારના સત્સંગ ઉપર ઘણી બધી મગજમાં ભૂખો હતી બધી નીકળી ગઈ ત્યારે કરજો તમે ઘેર ભેગા થયા તમે જ્યાં હું ત્યાં ધંધો ના કરી દઉં આમ ચિહ્ન કરવા ધરવા દર્શન કરવા મળ્યા દર્શન ના મળે કરોડ રૂપિયા આપતા થતા દર્શન ના મળે તો લોકોને સમજાય ઠીક ના થાય ને સમજાય નહીં એમાં તો આ બુદ્ધિ કામ કરી શકે નહીં બુદ્ધિ ટીપણની વાત છે કોઈ છે એક જ કિંમતે કહ્યું ને કપાવું તો એક કહ્યું ને કે સુગમ કાળ ની અંદર થી જ્ઞાની મળવા દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ હા દુર્લભ દુર્લભ એટલે આ બુદ્ધિ ટીપણની વાત તો એને વાત શું અરે ઉકેલાવી વાગ્યા લાગી પણ આ બુદ્ધિ નું માપ આ એક જ રહ્યું છે બીજું કઈ નથી રહ્યું દાદા એમાં બી નિમિત્ત હું જો પેલા હિન્દુદાન માટે બધા હિન્દુદાન મને તો કઈ હું તો હા પૂછ તો હા કઈ છું હવે બાદ થઈ ગયો ના ને તો ત્યાં આગળ પાછળ તો હું પાછળ એટલી હારા એની નીકળી જાય હવે ઉતાર નથી ઉતારે તો વયની અધ્યાજી છે શું છે આ ઉતાર કરે બધો ઉતાર કરજો ને અહીંયા અહીંયા કાંઠી ઉતાર છે ને પાછળ એટલે સંપૂર્ણ હોય ઉનાળું સંપૂર્ણ હિન્દુ બને બે ઉતરી બહુ મારું બહુ મોહ ને લઈને તમે આવું બોલે ના તારા મોહ માંથી વધારે માટે બોલે દાદા આ નાની પૂરું હોય તો ભૂલ દેખાડે મારી સામે ભગવાન કૃષ્ણ ભગવાન ભૂલ ન દેખાડે ભગવાન ભગવાન શું કહેલું છે આ તો જ્ઞાન ગ્રહણ પડેલું બધા સાહેબ પૂછે છે કે આજકાલ જીવનના મૂલ્યો બધા બદલાઈ ગયા છે લોકોની વિચાર શ્રેણી આખી બદલાઈ ગઈ છે જીવનના મૂલ્યો તરફ હકીકતે બદલાવી ના દે એવી તો એવી છે એમ કેમ થાય છે કે જીવનના મૂલ્યો તરફ લોકોની વિચાર શ્રેણી આખી બદલાઈ ગઈ છે આજની પ્રજા પ્રજામાં સત્ય છે સદાચાર છે એના જ રહેવા જોઈએ સત્ય ને સદાચાર ને બધું એનું એ જ રહેવું જોઈએ નૈતિક ધોરણ નાખે જે નૈતિક છે કહ્યું એટલે નૈતિક ધોરણ આવ્યું ઘેર ન કહ્યું તો કે જીવનમાં નિખાસ નહીં રહે મીઠાશ ક્યાંની દુઃખ આવે અપરમપાર એટલે દુઃખ જે હે મોમાં આવી જાય તો બધાને આ લાભ મળી જાય ઇનામ તો પરિણામ છે ને એ તો પરિણામ ને બધા કર્યો પરિણામ છે ને એટલે યુગ જેમ રાત્રે અને દિવસ બે જુદા હોય હવે અત્યારે આપણે કહીએ કે અત્યારે લોકોને ચડા અને ઘર છતાં ઘર ગરીબો બટેરા ભેગા થયા ચાર ઘર આપો તો એક કિલો તો ગયું તો અત્યારે આપણે બહાર જગ્યા જોઈએ એટલા લાવીને આપી શકાય ચાર કલાકમાં અને રાતે બે હજાર આપતા તો તો ના આપે અત્યારના બજારમાંથી ચણા ગોળ લેવા હોય તો દસ દુકાનમાંથી મળી જાય રાતના એક વાગે કે બે વાગે તો વિચાર કરે બધાને કહ્યું તો તારે મોક્ષ જતો હોય તો પરિવાર તો પેલો જતો રહેજો નહીં તો પરિવાર તો બધા કહ્યું ફસાય ના તે સાહેબ હું કરીશ કરી દઉં કરી શકે છતાં આવ્યો અને આ ફસાય કંપની કહ્યું એટલે દુઃખ અસંતા દુઃખ રાત્રે પણ હું ના આવે એનું નામ કર્યું નીતિ નીતિ તો વસ્તુ થોડી ખલાસ થઈ ગયું અત્યારે નીતિ હોય તો આ યુગ યુગના બિચારે બહુ દુઃખ થાય કે ઓહો મારા તો આ હોય નહીં આ ત્યાંથી મને આવું રોગ તો કહ્યું તમે હતા તો કહ્યું કહ્યું રહ્યા બેઠેલો કર્યું એક એકને જવા જ પડે અલગ તમે કઈ ખબર તો કઈ દે ખાઈ જશે ઉપરથી ઉપરથી મૂકે અને એમાંથી આ સહન કાંકરા જાણી નાખે ત્યાર પછી સાત પાંચ સવારમાં સહન કાંકરા ભગવાન છે ગુફામાં ના જોયું કારણ કે કળિયુગ ની અંદર આદમ શુક્ર ની મહાદશા હોય ને આપણામાં શાસ્ત્ર લખાયું હોય છે અને કઈ દશા ચાલે છે શુક્ર ની મહાદશા ચાલે છે શુક્ર ની મહાદશા બધું બહુ જુદી હોય દુઃખી કેમ થયો મને શનિ ની અંતર દશા આવી શું કે હા તો નવું એ આ નવી દશા આવે છે કઈ કલયુગમાં જે સત્યુગમાં એવા સુખ ના નથી બે હજાર દિવસે રિયા ભાગ્યશાળી લોકો દાદા આનો વિચાર એક જ કે જ્ઞાની પુરુષ ના ભેટો અને જ્ઞાની પુરુષ ની કરુણા ના તો અઢી અડધી વસ્તુ ઉડી જશે કે અડધી રહેશે તો મારે બધા મારી પાસે મારે મારે જુદા જવું છે ના કુદરત રચેલા છે છે કુદરત એ લોકો નું પ્રેમ મોક્ષ તરફ તો નહીં ને દાદા એ લોકો સુખી જીવનદાર છે સંસારી હલકું સુખ પર ભોગવ છે કારણ કે દાનક ચોખ્ખી છે બે ભાગ થઈ ગયો છે ભ્રષ્ટાચાર સહન કરાવનાર અને ભ્રષ્ટાચાર સહન કરવો પડે છે તે બે ભાગના પીવો રહ્યા છે અત્યારે આખા દુનિયામાં એ જાતના જીવરો મારી કરાવડાવે કેટલાક ભ્રષ્ટાચાર આ બે જાતના છે બે જાતના જીવો છે એ ભ્રષ્ટાચાર પહેરણે કરાવડાવે છે કોણ કરાશે અને ભ્રષ્ટાચાર પહેરણે કરવો પડશે ગયું છે આ બે ધોરણી એક જ ગુણમાં બધું જેવું થયું છે લોકો બહાર કહેવાય છે ગગની ભૂયા ગગની કે આ કુદરત રૂપી છે કે ભાઈ હા અડધો ટકો હોય એક ટકો મોકો હોય ને ટકા પંચાવન ટકા સુધી પહોંચરા એટલે કુદરત રૂટી અને ઘઉં કહો છો એટલે કુદરત મટ્ટી ને મટ્ટી મૂલે છે ને ઘઉં ને ઘઉં હવે આ કુદરત રૂટી છે એને કારણે આવીએ એ અમે લખી છે એ વસ્તુ જે રીતે વિકસે અને ફોટોગ્રાફ કરવો પડશે દસ તો આપણે ગરીબ દેશ ઉપર કિંમતી બમ કરાવ ના કરે તો સિમેન્ટ દેશ માટે <laughs> ગરીબ દેશ નથી આવ્યો એટલે બોમ્બે ની આશા રાખી આપણે ગરીબ દેશ છે આપણે ક્યાંથી લાવ્યા આપણે ભાઈ વિમન દેશના માટે બનાવેલા રૂપિયા માટે આપણે ભાગ નહીં આવે તો આપણને અગિયાર ટકા છે આપણા પિતરાય તાકી જુઓ તાકો તો ઊંચાઈ અમારા જોડે રહેલા ને તાકી જોડે અગિયાર એક લાવે છે ને તકાવી પછી ખાસ ઉડે ઉડાડ દેવાની લડી પેલા દેવાના જીવન કામ મારે અમે મારા કોણ હવે કઈ ઉભા થશે ગુજરાત દરિયો ઉભો થશે એટલે બધી થશે એટલે રેત થાય ફરજ છે એકદમ ફેર એવા ફેલાશે એકદમ ફ્લેગ ફેલાશે ના ધોવાન ધોવાન ધોવાન જેટલા કમાવે એટલા તમે પૈકી કરજો કમાઈને જેટલા ભેગા કર્યા એટલા કરજો બધું કામ થઈ ગયો હા સંતોષ કમાયો પંદર તૈયારી લોકો એમ કહે કે બોમ્બ પીવા બાપ ના આવે તો મોટા ભાઈના બોમ્બ ગરીબ લોકોને પીવા તો હું કર્મ નહીં આવી આવી આશા બહુ મજા આવે ને એનો જે આશય હોય એ ને એ બોમ્બ બનાવવા પાછળ જે આશય હોય એ ને એટલે આશય પૂર્વક સમજી શકે દરેક વ્યક્તિ આશય પૂર્વક આપણે એક બોમ્બ નાખ્યો ના આ આવ્યો મોટો દેહ જ ને એમાં માણસ વીસ પચીસ હજાર તો મળી ગયું કુદરતી એ કુદરતી છે ઉપદ્રવ કહેવાય ઉપદ્રવ આ કોઈ કરેલ નહીં નિરાગત ઉપદ્રવ કહેવાય શું કહ્યું અને ઉપદ્રવ હંમેશા કુદરતી હોય તો બધું ઉપદ્રવ એવા તમે થશે પણ દાદા મેક્સિકોમાં આ યુનિયન કાર્બાઇડ ને એ લોકોએ પરમિશન નતું આપ્યું આ ગેસ બનાવવાનું ને આ જે પછી એ લોકો અહીંયા આવ્યા અને અહીંયા આવ્યું અને એના નીતિ નિયમ બધા બાજુઓ મૂકી દીધા હતા કંપની જ છે દાદા તો આ તો આ રાજ આવ્યા છે એટલે આવું આપડે એનું એ માગીએ છીએ વેતન માગીએ છીએ આ તો બધા કાગેશનો તમે જ્યાં તો આ શું લઈ જશે સરકાર શું કરે છે અને ખરી રીતે સરકાર બહુ દરદારી દાખલ કચરો સાફ શું કર્યું માણસ માણસ રૂપ ના હોવું જોઈએ કેવું કૂતરો જે તે માણસને ખુશ ના ગુનેગાર રજા લાવો તમે ઈચ્છા છે શોખ છે એને શોપિંગ છે જોવા મજા પડે એવું છે દિવાળી મજા પડે કે તમે હા મજા પડશે જોજો મજા થાય છે તમે સારી ગઈ ગઈ ત્યાં બધા જીવનારો માટે હોતો નથી વર્લ્ડ નું વર્લ્ડ ધીમી છે એ નહીં કરવો રજૂ કરું તદ્દન નથી બનાવો જીવનારો જીવો નવી દુનિયા નથી નવી દુનિયા નવી દુનિયાના કાયદા પર જીવો નવો નવો યુગો નવો બધું નવી દુનિયા We don't plan all work. ઘર આધારે માણસ બોલશે તો આપણે ખબર છે કે આપી કહેવા મારે ધીમે ધીમે વડોદરા આ તપે જે દુનિયા જેને ગંધાય છે દુનિયા જેને ગોતા થતા થાય છે એ દુનિયા રહેવાતી છે દાદા ફરજિયાત કે છે બધા બુદ્ધિશાળીઓ એવું ન કર્યો દાદા એ શોધો છે બધા બુદ્ધિશાળીઓ ઉકેલ અમે શોધો પણ શોધી ના શક્યા દાદા શોધી શક્યા થઈ ગઈ જે બીજું કરીએ છે એમના એમના છે તો ઓફિસ રૂમમાં જ લેમ્પ છે શું છે ઓફિસ રૂમમાં જ લેમ્પ છે બીજું બહાર કરવાતા આવે નથી તો આપી શકે તો કહ્યું ના કહેવાય કે ઘરમાં સ્લેટ ના થાય મહિના એકાદ વખત થાય लेखने बताने दूर करो ऊंचाई ऊंचाई ऊंचाई जब है ना तो बुद्धि भाई चार तारीख से मेरे है वहां ना पाए बुद्धि भाई का बहुत सुंदर है दुनिया में यहाँ तो बता वकील के वकील अपना बुद्धि भी जगह बस है बाहर आते तो था ये मैंने कहा ये मैंने कहा तब यहाँ पर तो बुद्धि भाई कौन कर देने बुद्धि भाई ये तो है ये और ही मैटर ये और ही मैटर બુદ્ધિ થઈ રહ્યા આ બુદ્ધિ કેમ છે બુદ્ધિ થઈ એ આખું નિશ્ચિત થાય બધું તમે આપ્યું છે ને બાકી એડજસ્ટ એવડી વે એડજસ્ટ એવડી વે આખું આખરા મન ચાલો બુદ્ધિ કેમ છે બુદ્ધિ બુદ્ધિ ને બુદ્ધિ ને ત્યાં બુદ્ધિ એટલે વકીલ વકીલ બુદ્ધિ બુદ્ધિ વેપારી ની વેપારી બુદ્ધિ પોતાની પોતાની બુદ્ધિ ડાક્ટર એ તો એ શું કહેવાય રસોઈમાં શું કે everywhere applicable everywhere applicable એ કઈ કોકરા શું કોકરા શું કોકરા શું ફેબ્રિકેર એપ્લિકેબલ એટલે શું દરેક તારો કરે કટેલું બટેલા ગમે તે ઉતારું ભરાય લઈ જાય એ અમારી પાસે બધા તારા ઉતાર વહાઈ ગયેલા અમારા ઉતારીએ એકા કઈ કાઢે કામ હવે એમની કરીએ કરીએ સર તો બધા નહીં બુદ્ધિ વિજય કેમ અસર કર્યું એ કોઠા સાથે હોય અહંકાર સાથે હોય અને કોઠા સુખ ને બે દેવાનું કરવામાં બુદ્ધિ રહી હું ખરેખર શું ઉપાડું અમારું જ્ઞાન હોય જ્ઞાન પ્રકાશ છે એ જ્ઞાન પ્રકાશ છે એ બુદ્ધિનો પ્રકાશ છે બુદ્ધિ એટલે શું ઇન્ડાયરેક્ટ ઇન્ડિરેક્ટ પ્રકાશ અને આ દરેક પ્રકાશ જ્ઞાન ઇન્ડિરેક્ટ પ્રકાશ એટલે શું સૂર્યનો પ્રકાશ હરી થતો પડે હરી થાય પ્રકાશ રસોડા આપણે બકરા મજા આ મનુષ્યને બુદ્ધિ એટલે આત્મા આ આત્મા આ પ્રકાશ અને વચ્ચે જઈ ગયું જૈજન આ પ્રકાશ જૈના થ્રુ કરે તે બુદ્ધિ જૈજન ના થ્રુ જૈજન ના ઇન્દ્રસ હોય વિદાય થાય અને જો જો હોય ગાડો હોય તો બુદ્ધિ ગાડી જો લોભ્યો હોય તો બુદ્ધિ લોભી વિજોગમ પાતળો હોય બુદ્ધિ પાતળી વિજોગ જાડો હોય ત્યારે જે વિજોગમ અને અમારો વિજોગમ ખરાબ થઈ ગયો એટલે સીધું સમજે રૂપિયા અને કોઠાથી તમારી પૂરી થાય તમારી બુદ્ધિ આવે તો તમને સારું ને નથી દેખાય નફો ને નુકસાન અમારે નથી જોતો પ્રાથમિક નથી જોતો લો અમારે લોસ દેશ નથી અને પ્રાથમિક રાજ નથી તો આવે તો નથી એ આવે તો નથી અમારે તમને માટે નથી એટલે બુદ્ધિ અમારી જતી રહેલી બુદ્ધિ બુદ્ધિ તો ક્યાં સુધી રહે તો કે ઘરથી વાળામાં હતા સુધી સર્વિસ બદલ હતા અને સર્વિસ બંધ થઈ ગઈ બધી જતી તો કાયદો છે જો તમે સર્વિસ બદલ ચાહે રસ તો સર્વિસ બદલ બુદ્ધિ કેવી એના માટે સર્વિસ બદલનાર એટલે જતી રહે નવે ઘરને અમારે સર્વિસ થયેલી નથી તમે સમજાય એવું હશે ટ્રાફિક જતી રહેશે ગાડી નહીં રહે નફો ખોટો ન જોઈએ હા નફો ને બીજું શરીર ખબર ના હંમેશા ભય વસ્તુ આમ કરી થઈ જાય તો દુનિયા નિયમ જોયા સમજણ પડી ગયા બુદ્ધિએ દુઃખ દે દુઃખ વિનારી બુદ્ધિ આ બુદ્ધિએ બધાને સમજાવી નાખે અને બુદ્ધિ સંસારમાં હિતકારી છે સંસાર વ્યસ્ત કાર્યારે બધું કરી આપે પણ બ્રાહ્મણ ફેલ્સને આ બે ભેગી થયેલી જે ભેગી થઈ હતી તો કોઠાસી જેવું જેવું થયું તો બહુ સુંદર ચિત્ર ભેગી થયેલું કોઠાસી રહીને ખરા થઈ બધા શીખે એટલે બુદ્ધિ કલા દેખતા જ્ઞાન કલા અમારા બંને કલા હોય જ્ઞાન કલાથી લોકોના મોક્ષના કર્મમાં સંસ્થાની રીતે બુદ્ધિ કલા લાગે ભૂલો કરતા ભૂલો એટલે પછી બધા યાદ ના કરતો ચાલે દાદા કરતો રાખે નહીં નવરાશી ખરેખર મનલાલ મનલાલ તો પડાય નામ તો સાધન તો ડાક્ટર નામ જ મનલાલ આડતિયા તો અંતર મનલાલ તમે ખરેખર કયું હતું કે અસ્તિત્વ છે નથી એવું બોલે અસ્તિત્વ તો છે કયું એવું કેમ કરી બોલાવે કોઈ નામ નહીં કોઈ નામ નહીં ખબર હતી અસ્તિત્વ છે પણ નામ કઈ નહીં પણ અહી બ્રહ્મા છું એમ અસ્તિત્વ છે એવું કહેવાય આ શરીર નથી એટલે એવું કહીએ કે આમ બરોબર છે તે વાંધો નથી પણ તમારે કીધું આ ભાઈ કે હું ડાક્ટર છું તો પછી સારું દેખાય તમારે કીધું ને ભાઈ કે ડોક્ટર છે સારું દેખાય કહેવાય કહેવાય ડાક્ટર થયા પછી ડાક્ટર કહેવાય આધાર આધાર પુરાવા આપતો કદાચ સર્ટિફિકેટ છે કોલેજ કરે ના કરે પછી એ જે મળેલું હોય તો ધ્યાન બાકી તો તમને કયા સ્વરૂપ બ્રહ્મા હતું સર્ટિફિકેટ જેવું મારા હાથમાં સર્ટિફિકેટ પ્રયત્ન નથી હા પણ એ થવાનો થી આ દુનિયાની ભૌતિક ચીજો બધી મળે પણ હું બ્રહ્મા છું જય પરશુરામ દુનિયા બધીથી પ્રયત્ન મહેનતથી પ્રયત્નથી મળે પણ એ મળે મહેરબાની થી જ્યાં કોઈ મુખ્ય પુરુષ ત્યારે કહ્યું ખોરાક કહીએ કે હું કોણ છું એ મને ભ્રમ કરાવડાવે છે મારી દ્રષ્ટિ ઠીક કરી આપે મારી દ્રષ્ટિને ઠીક કરી આપે એ મને તો આ જગત જ દેખાય છે આમાં સુખ છે એવું મને દેખાય છે અને આમાં સુખ નથી એવું મને દેખાડી આપે તો હું બ્રહ્મા થયો કહેવાય બ્રહ્મ થયો કહેવાય એટલે પછી અમે આમ કરી કરી આપીએ એટલાથી થઈ જાય એટલું માથે હાથ મૂકવાથી થઈ જાય એટલાથી મેં શંકા હતી જ્યાં શંકા નથી રાખે જ્યાં શંકા છે ચાદર લેવાની તો શંકા આપીએ એવી રીતે આ કાકડી કરી છે કે નથી ચાદર લેવાનું ગયો ભાઈ કાપી ચઢાવે તો ચાલી નીકળા લઈ લે નહીં શંકા કરી જે આમ કરીને આપતા તૈયાર છે હું પણ શંકા ક્યાં રાખવાની બધા વખત વખત આવ્યો હોય તો આ તો અંદર આપણા થાય બે બે વાર બધા છે પછી તો તમને દેખાડું